ખોટું નથી ઘટ્યું ખાઈ બીજા બાવાઓ એના કરતા બાવાઓ ખાઈ પણ ડેર કરે એવું નહીં બાકી આત્માની વાત તો મને પૂછાય આગળ દુનિયા મોટા મોટું વિજ્ઞાન તો હોય ને બધા બાવા બોલે છે અમારી પણ આત્મજ્ઞાન બહુ ગરગર નથી શું ધ્યાન એક વાત તો માણસ ધ્યાન કરી શકે નહીં ધ્યાન એવી વસ્તુ નથી કે માણસ થી થઈ શકે એકાગ્રતા કરે એકાગ્રતા કરે એને આ ધ્યાન કે છે લોકો શું કે છે કોઈ વસ્તુ ના હું એકાગ્રતા કરવી શરૂ થાય પછી શરીરના જે મસલ્સ છે એ બધા અને બોડી કુલ થઈને મસલ ખેંચાય નુકસાનકારક થાય તરફ હવે ને પછી છે ને લિંક જે છે પિક્ચર છે એ લોકોને ફોટો હોય છે લાઈટ અંદર લાલ હોય એમાં ધ્યાન કેન્દ્રિત કરે તો ફોટો દેખાય છે ને ભાઈ એ તો જ્ઞાન તમે લીધેલું કદાચ પેલો શિવ દેખાય છે તેનું ધ્યાન કરે એમ કે છે ને એ તો દ્રશ્ય છે અને એનો જોનારો શિવ છે એનું ભાન જ નથી એ લોકો હૃદય શું કરાય લોકોને ત્યારે જે જોનાર છે તીર છે તેને ભરી કાઢો આ તો દ્રશ્ય છે દ્રષ્ટા એ તીર છે શું છે ને દ્રશ્ય કેવાય દ્રશ્ય એટલે શું દ્રશ્ય એટલે નિર્જીવ એનું કેવું એમ છે કારણ કે મંદિરમાં જઈએ અને મંદિરમાં કૃષ્ણની મૂર્તિ હોય રામની હોય કે ગમે હોય તમે રામની મૂર્તિ ઉપર મેડિટેશન કરો અને તમને એની ઇફેક્ટ થાય એવી રીતે એ રીતે કરે છે એ દ્રશ્ય છે ને મૂર્તિ એ યાદ યાદમાં જોઈને પછી કરે એના તો એ ભાગ છે મહાત્મા હા દાદાને કેટલા ગયા મારામાંથી એ ને તમે તો રોજ ચાલે છે ને રોજ રોજ ગયો કે નહીં નહીં મારી વાત કરો તમે તો રોજ એનામાં ચેન્જિંગ આવી ગયો દાદા એનામાં ચેન્જિંગ આવી ગયું એનામાં ચેન્જ આવી ગયું છે ચેન્જ આવ્યો છે પેલા એનામાં ક્રોધ આવે ના આ ચેન્જ તો આવે તડકા તેલ ના આવે તમે લાગતા ના એ રીતે આવે વાયુ ગયું તે બુદ્ધની અસર છે તે પછી જતું રહેશે અસર આ તો ઇફેક્ટ છે એનું કેવું શું આપણે તેલમાં શું કરવાનું છે ક્રોધમાં નાયેલો ખલાસ થઈ જવા જોઈએ એટલા માટે જ આ સંસારમાં જીવન એ નબળી ન રહેવી છે એ ક્યારે ના રહે પોતે કોણ છું એ જાણે ભાન થાય ત્યારે બધો પત્તો પડે તો કે ક્યાં થાય તો કે આત્મજ્ઞાની ખુદ ખુદ અને તે લોક પૂજ્ય હોય જેની પાછળ ઊંઘમાં લોકો પૂજા કરી જાય શું હશો ને હું તો ખાલી પૂછી છું તમે કોઈની યાદમાં હશો ને તમે તમે પણ કોઈની યાદમાં હશો ને યાદ યાદ તમને ભગવાન મારે યાદ કોનું ભાઈ ભૂલ જેને હોય તેને મને ભૂલ થાય ને મારી ભૂલ જ ના હોય ને આ બેન અમારે જે છે એક ભૂલ થાય ને તો ભૂલ જ ના રહે ઉપરી ક્યાં હોય ભૂલ હોય તો ક્યાં હરી હોય તમને ભૂલ હોય ભૂલ કાઢનાર હોવો જોઈએ કોણ છે મોટા માણસ ઉપરી અમારી પર હોય નહીં પૂછ જશે કઈ ઉપરી જતા જશે કોઈ દાદા ઉપરી નથી કેટલી સુંદર વસ્તુ જે મૂળ વાત કઈ છે અર્જુને જે કહેવા માટે માથાકૂટ કરી માણસ જ ભગવાન માણસ જ ભગવાન થઈ શકે છે ગંગાબેન જે કર્યું તે અમે ના ના નહીં કર્યું ભગવાન ના કહેવાય ભગવાન તે આપણે કર્યું બનાવી એને બનાવનાર કોણ હતા એને સર્વ સંપૂર્ણ બનાવનાર તો કોણ હતું બનાવવાનું હતું ને સંકુલ બનાવવા હોય એ બનાવે એ જ ભ્રાંતિ છે એ ભ્રાંતિ તો નથી ભ્રાંતિ આપણે એક બે હાથે આવ્યો કારણ કે આ જે ધર્મ કરે છે તે બગડે આ બગડે આવી ગીત નારાયણ તો એને કદી કરે સારું એટલું ચોક્કસ બધું જેટલું ને સમજણ પડે એટલું કરતો ચોક્કસ પછી એને બે હથિયાર અને વાર દર્શન કર્યા પછી પછી બાદ તમે કઈ લો દાદા એમને ના કહેવાયું મહારાજાને કહ્યું હતું દર્શન કરી લો દાદાનો એ સરની મારી એને ના કહેવાયું નહીં એટલે દર્શન કરતી કરતી મેં શું કહ્યું કે આ પુનઃ દર્શન કરો ત્રીજી મહારાજ ના દર્શન થયું આગળ ઘનશ્યામ નું દર્શન થયા તમે ગયા હતા ઓળખો ને આ ઘનશ્યામ આ ઘનશ્યામ ને આ કૃષ્ણ ને આ મહાવીર ઓળખો તો ખરા ગયું પેલા બોલ્યા હતા આજે ઘનશ્યામ નું દર્શન થયા ગયા એને એને કહ્યું કે દર્શન કરી દો ને પેલા હું કરું નહીં ના વાત મને કોને મને કઈ ખબર નહીં પણ વાત સાંભળેલી વાત સાંભળેલી ના પણ નહીં હું કહું નહીં આવું કારણ ઘટી જ આ મોટી મની મારા બે જશે નામ કહેશે એવું કહીને શું કામ લાગે પડી હોય કોઈ લાગે પડી હોય તો આપણે હરાવી શું કામ ના આવું જેવું લાગે પડે પણ કઈ હવે રસ્તે જતા જ નથી એ તો આ દ્રશ્ય છે અને સિંહ દ્રષ્ટા છે શું છે તું જે શું લેતો ફોટો છે દ્રશ્ય છે એ તો લોકો મને કહે છે મને કૃષ્ણ ભગવાન દેખાય મેં કહ્યું લાડવા ખાવાના ખેલ છે કૃષ્ણ ભગવાન મેં કહી ગયા ત્યારે મેં કેવા દેખાય છે તારી મોટી હાથે મેં કહ્યું એટલે દ્રશ્ય છે તને દેખાય છે ને દ્રષ્ટા એ શિવ છે શું કહ્યું દ્રષ્ટા દ્રષ્ટા એ કૃષ્ણ દ્રષ્ટા ખરી કાય અમને ખબર કેવી રીતે હોય વિચાર આવું વિકલ્પો હાજર હાજર માન ઠીક છે છતાં આપણે લાભ થયો એટલે હાથ ઉપકાર માનો લાભ થયો કોઈનો તે ભૂલાય નહીં તને કશું લાભ થયો તારે મને ખબર પડી એને પહેલો પરિચય થયો ત્યાર પછી મને ખબર પડી પેલો શું હતું નિર્બંધ લાસ્ટ ટાઈમ ને એની કર્ણ ઉદય કઈ મનમાં મને ભાઈ લાગી કેટલી આ તમે પહેણી તારતી વિનય કરી વિનય વિનય ના હોય તો માણસ જ ના કહેવાય શું કહ્યું એટલે પુનઃ સારું ના ખોલો બીજું જેને અવરું ફસાયું હતું એટલે બધા આનંદ ઉત્તર ફટકાય મારે તો છોડે નહીં હતું એ તો જ્યાં પુરુષ હોય જ્યાં ક્રોધ માર માયા રોગ ના હોય જ્યાં નું માલકી પણ ના હોય જ્યાં પૈસા લેવા દે દેવા ના હોય હા બધું હોવું જોઈએ આ તો બધો વેપાર કપડા લસણ જય સારું લાગે એટલે બધા અટકડું દીધું તમારે હિન્દી આવવાનું હતું એટલે નથી લીધી ને ઓગણીસ ચોરાસી ઉકેલી લઈએ ત્યારે સવારે ચડતા એટલે એ તો બધું ફૂલસ્ટોપ એટલે ઘણી ઘણી સ્ટેપ બાય સ્ટેપ ચડતા ચડતા ચડતા કદી કદી સ્ટેપ બાય સ્ટેપ પરિગ્રહ ઓછા કરતા કરતા કરતા મમતા ઓછો કરતા કરતા કરતા જયારે મમતા બિલકુલ ખરાબ થઈ જાય તારે માર્ગ તારે કમ્પ્લીટ થઈ ગયો આ ખબર શું ઓછું કરવાનું મમતા અહંકાર મમતા બે છે મમતા ઓછી થઈ જાય અહંકાર રહેતો નથી મમતા ખરાબ થાય તો અહંકાર રહેતો નથી એટલે ભેગો થઈ જાય એકાદિક ભાગ ધીમે નથી મમતા ઓછી મમતા એવી બધી રસ્તા પામેલી છે કે અમે કેટલી ઓછી થાય છે સાધુ થયો તો સાધુ પણ એની મમતા ત્યાગી થયો ત્યાગી પણ એની મમતા ઘણા જોયે તો મમતા જળવાઈ ગઈ હોય હું ત્યાગી છું એ મમતા બસ હું છું ત્યાં લગી હા હું કઉ છું આવે મારો આવે મારો આવે તમારો એમ કહે છે કે હું છું હું છું એવું જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું છે જ ને હા હું એ જાણ છે જેના કઈ કાર્યમાં આવ્યા હોય તે ઉપયોગ ના થાય ના થાય તેને કઈ નહીં અને જબરદસ્તી ના થાય પછી લોકો હું અધિકારી ના હોઉં તમને ભેગું થયું દાદા મારે ભેગો થયો એ જ અધિકારી છે કયા કાયદો એ કાયદો જ અધિકારી માણસું છે એ તો અધિકારી જોઈએ ને કાર્યક્રમ કાયદો પોતે કરતા નથી માટે ચાલશે કરી શકે છે બધું કરતા હવે કાળ નથી પોતે કરતા છે નહીં તો ચાલશે વાત કરતા નથી એક પણ પુસ્તક ની વાત એની પાસે પુસ્તકમાં જે છે આવ્યું છે એ ચાર વેદ છે પોતે બોલે તમારી આત્મા ખરો છે સ્થુલ પચીસ ટકા જે આત્માની વાત છે તે સ્થુલમાં છે અને તે સ્થુલ છે તે આ પુસ્તકો થી કર્યું પંચોતેર ટકાનું બહાર પડ્યા વાત જ બહાર જ પડી એટલે પ્રગટ માં જવું પડે પ્રગટ ફરતા પંચોતેર ટકા ઉતર સાંભળવાનું મળે નહીં તો આપણું ગુપ્ત રહી ગયું છે જ મેળ લોકો લોકો પ્રમાદી કળિયુગ માં કપી શક્યા હોય તો આ દીવો ના હોય સુખમાં પડેલા હોય બધા ત્યારે સુખમાં પડ્યા હોય બધા પોતાની બેક સાઈડ જોઈ શકે છે એવું પરસેપ્ટિવ સાઈડ જોઈ શકે છે એવું ફ્રન્ટ સાઈડ જોઈ શકતા નથી એક બાજુ અફસોસ થાય એક બાજુ આનંદ થાય હા કેવો દેહ મારા નહી તો આ પટેલ નો માલ જોયેલો મંદિર આટલા પ્રસાદ માં આપેલા આટલો જ પ્રસાદ અને મંદિર નું ભર નહીં કાંઈ ઠાકોર ઠાકોરજી હોય છે બધા ગુરુ પિચકારી માતા મળેલી કોણ કઈ જાતની પ્રજા શું સહન કરી છે અને હજુ શું આપડા પટેલો તમારા ગુરુ આ ગુરુ જન બુટલું સનાવે એ ગુરુ કહેવાયા હા અંધેરો પેલું શું કરવા અત્યારે જોઈ લે શું પ્રજા થઈ આપણે પટેલો તો બહુ હાઈ વિચાર મહારાજ આવી ગયા ને બીજું કરે ના હું એકલા એટલે બહુ સારું કહેવાય અને અક્રમ એટલે શું માર જ નહીં ત્યાં મારની વાત જ નહીં ફક્ત માર કેટલી વાત છે કે હંમેશા સંસાર જો વાંધો નહીં તો વાંધો જગત જે છે એ તદ્દન રિલેટિવ છે ક્રમિક મારી લે રિલેટિવ મારી આ રિયલ ના કહેવાય બાર રિયલ હોય તો સોંધા ન હોય સોંધા વગર કામ ચાલે નહીં એટલે રિયલ રિલેટિવ કેવું સ્ત્રી હતી And really, this is all these three, these are temporary adjustments. ધન પામતા હોય એ ધન નથી તમારે તે રિલેટિવમાં ખોટું છોડન સારું કરો ગુરુ આપણને કે તારે ગુરુ ના કઈ સાહેબ આ તો તમારે કઈ આ તો બીજું કઈ નવું કહો પુસ્તકો લખેલું નથી લાવું તે પણ તમે જ વાપરો છો બીજું કઈ નવું કહો તો નવું કઈ લાવો નવું લાવે ક્યાં છે નવું લાવે કઈ છે એટલે ધર્મ આ બધો કેવો છે સંસાર ધર્મ છે દેહાધ્યાસ ધર્મ છે પોતા બધા સારું કરો એ દેહાધ્યાસ ધર્મ કહેવાય કેવો ધર્મ કહેવાય દુઃખ ખોલવાના પોતે આત્મા થઈ ગયો એટલે દુઃખ હોય જ દુઃખ પાણી બરફ થઈ ગયું તેના પછી ઠંડુ ફરવા ઠંડુ લોકો શું માની બધા લોકો ભગવાન આમ ભગવાન માણસો ભગવાન ભગવાન ભગવાન જ કોઈ ભગવાન આ દુનિયા બનાવવા માને કોઈના સાહિત્ય મને કહે છે કે આ દુનિયા અમારે ક્રાઇસ્ટ છે કેટલા છે માને છે એક અબજ માણસ માની મેં God created correct by Christian you God Indian ઉપર મુસ્લિમ ઉપર નટ બાય સાહેબ વાસ્તિકમાં નથી વાસ્તિક રિવાલ્ડી પગલ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે વિજ્ઞાન સુધી છોડી ગયું ફક્ત ભગવાનની હાજરી સિવાય નહીં થાય એટલે તેમની હાજરી જરૂર છે તે હાજરી છે જે હાજર હોય તો આ વિજ્ઞાન ભૂલી જાય કરવું ના થાય એમને કરવું પડે તે મજૂર કહેવાય ઓટોમેટિક પ્રમાણે તંત્ર બધું ગોઠવેલું ઉપર આપણે પ્લેનમાં જઈએ ને તો પેલા ધુમાડા દેખાય કશું પાણી દેખાય કશું દેખાતું તો આ છે એક રાતાયણ મળે તૂટી પડે વાતાવરણ મળે જ છે આમાં તમારે બે થઈ જાય ઉગર મારવા જરૂર છે અશાંતિ નથી અશાંતિ અપસેટ થઉં છું થઈ જાય બને જ નથી શાંતિ થતી નથી અશાંતિ જયારે અપસેટ હોય દવા છે પ્રોબ્લેમ હોય પ્રોબ્લેમ હોય કોઈ વખત હોય કરતા વગેરે કરતા કહીએ કે જોયું નથી સુંદરી મળે એટલે ભગવાન કોર્ટનો દાવાનો મળે તારે ફળ કરે છૂટી જેવો આરોપ ના કરે ભગવાન તો નહીં ને જ્ઞાતા દસ્તા ઈશ્વરજી શું અને તે તમે પોતે જ છો તમે જો પોતે નહીં હો તો અહીં તમે નથી તો નથી તો અહીં જ નથી બે હારીએ પછી વધો આવે ને શું નામ ભાઈ શરદ શરદ શરદ ગમે છે સરસ નામ ગમે છે તો બદલી નાખીએ ગમતું છે ગમે છે મેં નથી પાસ એટલે મેં પાસ કરેલું છે ને પાસ તને ગમે છે મને ફાવે છે ને કેવી જૈન જય કુદરત એને જે કહું છું નામ તે આ પાડના નામ મોડેથી નીકળે અને કે શું કે એને પાડ્યું અને ગમે શું કે ગમે ગમે છે આ ડિઝાઇન કઈ કુદરતની ડિઝાઇન કરી હોય કે ગણું છે ના હું કામ કરું છું હું મને સમજણ નથી પડતી તમારે ના પડે નથી પડતી પેટ્રોલ ના પૂરતો કરે પેટ્રોલ મશીન ના રાખે કરે ના નહીં કરે હે નહીં કરે તો ના કરે તે પેટ્રોલ ફસી જ નથી પેટ્રોલ જ્યાં ત્યાં નાખવું પડે હા છે મારે પડે છે એક્ટિવિટી કરે ના એટલે દાદાજી તો પૂછવા માંગે દાદા એમ દેખાય છે દેખાતી છે ચેતન એટલે આત્મા છે એટલે ચેતન શું નથી સમજાતું ના જીવ તો આચરણ ભરેલા તો ભેદ તો ખબર પડે ને ભેદ ખરો ને એ કયા લક્ષણ છે જે મૂવ થાય છે લાઈટ કહેવાય હાલો ચાલે એ બધું લાઈટ કહેવાય મશીનરી હાલે ચાલે મશીનરી હાલે ચાલે હા એ ખરું એ વાતે ખરી એ વાતે ખરી કે છે હા પછી ચેતન કોને કેવું ચેતે છે જીતું છે જે મૂવ થાય વસ્તુ તે એ લાઈફ કહેવાય ને આ જળ કેવાય ને આ જળ એ તો તું જાણું જળ જળ સ્થુલ લિવિંગ અને નોન લિવિંગ બંને ફેર જાપાની પૂતળું હોય ને આ બેબી હોય એમ ફેર બેબી ના જેવું જાપાની પૂતળું હોય પણ અમુક ને એમો ફીર કૂતરામો ફીર ડોલીમો ને બેબીમો પછી કયો ફેર તો ખરેખર મારું નામ સરસ છે હા મારું છે એ તો તારું નામ છે મારે નહીં સરસ બોલું મને પછી શું કહો તારું નામ છે તું તું કોણ નેમ સરસ છે ને નામ સરસ છે બસ બીજું શું નામ સરસ છે પછી બીજું શું ના તો તારું નામ સરસ માય નેમ સરસ તો કોણ છે એ માયલો કે નર આઈ કોણ તમે કોણ કહો તમે કોને કહો તમે આઈ કોને કહો આ મારું જેમ કહું તો આ ને બે જુદા હોઈએ કે નહીં આ ઘડિયાળ તારું જેમ બોલું તો ઘડિયાળ તો બે જુદા કે એકાદ જુદા જુદા હા તો માય નહીં નામ ને તું બે જુદા નહીં માય શબ્દ આવે છે પોતાની વસ્તુ ડિફરન્ટ ડિફરન્ટ હે જુદા તો તું કોણ બને તું જુદો કોણ છું સમજ નથી પડતો મને શું હું કોણ છું મને ખબર છે હું કોણ છું મને ખબર છે હું કોણ છું તને ખબર છે કેને માણસ મરી ગયા પછી હ્યુમન બિંગ જ કે છે પછી નહીં કે બે મરી જાય ને તો ડિઝાઇન છે હ્યુમન ને હ્યુમન તો ડિઝાઇન છે તું ડિઝાઇન માય ડિઝાઇન કેને દૂર કોણ છે મને ખબર નથી તમે કહો તો મને મને ખબર નથી કે તમે કહો ચોરાઈ જશે હું મગીન જઈશ છું મગીન જઈશ હા ચોરી કરવાના સીધો આનંદ ઘટાઈ ઘટાઈ ક્ષણે ક્ષણે કર્મ બંધાય જ્યાં સુધી પોતાનું કર્મ રિયલાઇઝ ન થાય ત્યાં સુધી કર્મ ના કરે તો કર્મ થાય એટલે રિયલાઇઝ થયા પછી કર્મ કરતો હોય તો કર્મ કહેવાય કર્મ કરતો હોય તો કરતા કરવા ના આવે એટલે કર્મ કર્મ દિવસે જે કર્મ તમે જોવું બે છુટકારો થયા દુનિયા ને છુટકારો કોઈ અવસર ઘટે ઘટે અલંગ આનો અર્થ ભાઈ મનુષ્ય પણ આ બીજો અવતાર થાય ને થાય માણસ બધું બીજો અવતાર થાય ને થાય આજે બધા માણસો બધા વધી ગયા પણ એમના જે બોડી છે માણસો ના છે પણ માઇન્ડ છે ને બધા એનિમલ જેવા લાગે એમ કે કે આજે બધા જે માણસો વધી ગયા છે તો કે એમની બોડી છે તો માણસી લાગે પણ માઇન્ડ બધા એનિમલ જેવા લાગે એવું દેખાય માઇન્ડ એનિમલ જેવા લાગે કારણ કે આ જગતનો નિયમ કેવો છે દરેક વસ્તુ દરેક આપવાની વૃત્તિ વૃત્તિ એટલે મુખ્યત્વે હાની થવાની જરૂર છે એટલે હાની માં જ કર્યા કરે પછી વૃદ્ધિ ને તૈયાર એ વૃદ્ધિ દૂર થઈ જાય છે હાની ની શરૂઆત થશે આવે છે ને દસ ફૂટ પડે દસ ફૂટ ધરતી વખતે હાલ નથી કંટાળી જવા સુધી એટલે આદિ વ્યક્તિને નિયમ બે હજાર પાંચથી જગતને ગુજરાતમાં હિન્દુસ્તાન અને તમે લખો કે બે હજાર નું વસ્તી આવી દીધી છે લોકો બુદ્ધિ બગાડો નહીં જગત શાસ્ત્ર કહી દે છે ક્યાં જગત ને તમે હેલ્પ ના કરી શકો તો કઈ નહીં પણ ભડકાવશો તો નહીં નહીં હજાર તમારો છોકરો ચૌદ નો હતો ત્યારે ચાર ફૂટ ત્રણ ઇંચ નો હતો અને ઓગણીસ ફૂટ નો થયો પાંચ ફૂટ થયો એટલે નવ ઇંચ વધ્યો પાંચ વર્ષમાં તો આ જોશે કેટલો થશે એટલે ખોટી નથી એના હદમાં શું એના હદમાં શું એની બાઉન્ડ્રીમાં જવું લિમિટમાં કેલ્ક્યુલેશન હોય તમે કહ્યું નહીં મને હું કોણ છું હું કોણ છું આમ નામ કહું છું ભૂલી જઈશ પછી કાલે હું તો એવી ભૂલી નહીં છું હા ભૂલી જઈશ તો હું તો એવી રીતે કહી દઈશ કે પછી તું નિરંતર ચોવીસે કલાક અમારું આ તો બે કલાક પછી ભૂલી જવું ત્રણ કલાક પછી આવે આવે એનો અર્થ કે છે ચોવીસે કલાક રહેવું છે શું કરવું ભાન રહેવું છે ભાન રહેવું જેમાં ભાન ના રહે કરવાનું છે હું સિદ્ધાર્થ મારું સિદ્ધાર્થ મને કહે હું ના વરદાડો એ તો ગાડી મજા પછી રાજા કેવાય એમને હું રાજા બોલ બોલ કરો એટલે ગાડીના વારદાર એ બધું પછી લખાવ ખાન ગાડી બધા ગાડી કરી બેઠા બધી રાજા કહેવાય પોતે જ આ પસંદ છે બધી પ્રોબ્લેમ જ ઉભા થાય રોજ પ્રોબ્લેમ ઉભા થાય આ સારા બગાડ્યું કે તારી હાથે નહીં તારો પ્રોબ્લેમ ઉઠાય કે ના ક્યાં બગાડી કોઈ એમ કે આ સરહદે બગાડ્યું એટલે પ્રોબ્લેમ ઉભો થઈ જાય તારે માથામાં એમ એ કે છે આ બેન તારે ક્યાંય બેઠા છે અને એક ટ્રેમાં દસ કપ ને દસ હકાફી લઈને આવે અને પડી ગયા તે ઘડી જોવામાં આવે તે તરત કશું અસર અસર નહીં થાય કશું બન્યું જ એવું પડી ગયું શું થાય પડી ગયું શું થાય પડી ગયું શું થાય આપણે પૂછ્યું નહીં દજે કે ના દજે ખબર પડે ને દજાઈ ખબર પડે તો ખબર પડે ને નહીં પણ પૂછવા જેવું નહીં કે તું ના ખબર પડે દજી એક હાથ એ કરે કે એ કઈ કરે ખબર પડી જાય અને એના તે પછી જાય તને શું તરસ થાય કેમ ફોડી નાખ્યું અસર થાય એ તો ભૂલ થઈ જાય કશું ના થાય પછી મળો મળો થાય કે હાથ નથી મોડી નું મોડું કરવાનું શું આ પ્રજા બિલકુલ મોડી છે તેરા મેં પૂછે છે તમે ખીજરી જાઓ હા મગજ જરા કે મગજ ની અંદર થાય છે તો ખરું જ કે આપણે ભાન ભાન નથી બોલીએ નહીં મોડેથી બોલીએ નહીં પણ એમ લાગે હવે જરાક તો એને કાળજી આપવી જોઈએ એ પોઈન્ટ છે ને પણ બધા માણસો એ નહીં વિચાર કરે ઘણા માણસો કહું રાઈટ ભૂલ થઈ ગઈ હા બહુ ઓછા એ હવે એ ઓછા કે બધું એ ન કોરોના નાપાસ સંતાન ચડ્યા છે થતી ગઈ થાય અસર થાય પરીક્ષા આપતી ખબર નથી પડી પરીક્ષા આપતી આપતી ખબર ના પડે I'm going to fail at the time of ખબર નહીં પડે ને ના પડે ગણાના પછી પછી છે શું તું બહુ એની વરિશ કરું વરિશ કરે ને ત્યાં જ માર્ક મૂકી મૂકીએ પાંચ વધારે પડે કોને કહું છું તું મને સમજણ નથી પડતી ના ના તું હરીત કરનાર કોણ અને લખનાર કોણ પેપર ને પેપર જુદા જ ના એક જ એક જ તો પછી કોણ કોને લડે છે આ કોઈને લડતું નથી કોઈ હરીત કોણ કરે છે જેને પેલું લખ્યું હોય એ જ વરિશ કરે ને જે લખ્યું હોય એ જ વરી કરે હા વરિશ કરે ફાયદો શું થાય કે આ આવું થયું માટે આ આપણે ફરી આવું ન થવું જોઈએ એવો જો ઉપદેશ છે તારે ઉત્તમ છે વરિષ્ઠ થી ઢીલો થઈ જતો નિસ્તેજ છે તો કોલેજ થઈ જાય જો વરિષ્ઠ થી તો એ કામ છે કયા કારણ થી અપમાન કરી એના ઉપર આધાર ગમે કરવું પડે અજય તારા કારણ થી કે તારી ભૂલ થી કે પણ દસ ઉતારી નાખે તે ગમે ખરું સારું નહીં કહેવાય ને એ સારું ના કહેવાય ને ના ગમે સારા કાંતિ દઈએ તો ના ગમે હા રીત હોય ને કહેવાની રીત હોય એ સારું ના કહેવાય એને એને અને કહેવાની રીત એટલે આપણે અમારી ફરિયાદ ભાઈ તમે રીતની કેન્દ્ર અમારી જોડે ધંધો કરો એમ શું શું કહ્યું એટલે આપણા હાથમાં છે કે આપણે એને આપણે જોડે કેવી રીતના બિહેવ કરવું કેવી રીતના વાત કઈ રીતની વાત કરવી એ શીખી પછી આપણે જોડે વાત કરે આપણી ભૂલ છે કે આપણે એડજસ્ટ થઈ શકતા નથી એડજસ્ટ એવરીવેર શું કહ્યું મને કોઈ કે આ બધા બેઠા કે દાદા તમે ચોર છો મારે શું કરવું તમે શું કહો તમે તમે શું કહો તમે શું કહો ત્યારે હું તો બે કેવી રીતે તું છે મને તો સમજણ ભાઈ શું કહું એટલે મને કે તારા કોર્ટની પાસે લખ્યું દાદા શું કરેક્ટ છે શું કઈ તારી છે ને પુરાવો કોઈ પણ જાતનો પુરાવો છે ને ના હોય તારે મદદ નો પુરાવો જમણાના પુરાવો પણ મને કહે ને વાંધો શું કારણ કે કે છે એની પાસે રોંગ બિલકુલ હોતું નથી થોડુંક કંઈક થાય છે દેર ઇઝ સમથિંગ શું બરાબર એટલે અમે એક્સેપ્ટ કરનાર તારું અપમાન કરે એની પાસે કઈ હોય તો અપમાન લાયક તું હોય તો જ જગત અપમાન કરશે ને નહીં કરે અપમાન અર્હતી કે મને કહ્યું કે હજાર રૂપિયા આપવું અપમાન કઈ કરતું ને હજાર રૂપિયા આપવું તો અપમાન કઈ કરતું કોઈ ભીડ આપતા દે તો શું વાંધો ના મારે ભીડ કહેવાય તમારે લીધે નહીં કાંઈ <laughs> યોગ્યતા એનું છે નહીં પછી વિજ્ઞાન છે ગપુ નથી તમે જે શબ્દ બોલો છો અત્યારે કોણ વાત કરે છે ખબર નથી મને કોણ વાત કરે અત્યારે તમે વાત કરો છો તમે વાત કરો છો પણ તમે એટલે કોણ એ મને ખબર નથી એ મને નથી ખબર હા પણ તમે એવું લાગે છે ને ઉતારી જેવી વાત કરતા નથી તો કોણ વાત કરશે મને ખબર નહીં ને ખબર નહીં મને હે નથી ખબર આ ઓરિજિનલ થી આગળ વાતો કરે છે આ ટેપ રેકર નહીં ઓરિજિનલ ટેપ એ ટેપ રેકર છે તે લખતા છે તું શ્રોતા છું હું નાતા લખતા આ ટેપ રેકર શું વાગી રહ્યું છે પચીસ વર્ષથી હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું એટલે આ વાણી છે ને તે માલકી ઘણી વાણી છે ધીસ ઇઝ નોટ માય એટલે આ વાણી ઘરમાં પેસી ગઈ છે તો કલ્યાણ છે શું કહ્યું ખાલી કોઈમાં પેસી ગઈ છે ને માલકીઓની વાણી કોઈ જગ્યાએ હોઈ શકે નહીં તીક્ષણ કરવું હોય તો હોઈ શકે કે વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન હોઈ કે બાકી હસ્તીગણી વાણી હોઈ શકે નહીં તું તો તરત એમ લાગે ને હું બોલે એવું લાગે હે એટલે તું આ બોલવાનું તું બાલી કેવું માય સ્પીચ બોલું ને ધીસ ઇઝ માય સ્પીચ એટલે માલકી વગરની વાળી વાળી કહેવાય માલિક એટલે સાયન્ટિસ્ટ માન લાભ કબૂલ કરવા નહીં જતા તો અમને સમજાતી નથી સમજાય ને કેવી સમજાય તમારો માલકી પણ જાય સમજાય પણ બીજું બધું વિજ્ઞાન સમજી શકો જેવા માલ ઈગો ઈગો નથી કામ ચાલ્યું હોય તો આ કેવી તમે સમજી શકો અને પછી મેં એને કહ્યું મેં તમે બોલો છો તે હા અમે જાતે બોલે તમને નહીં ખબર પડે એક ગધેડું બોલે તે તમે બોલો તો એમને શોખ લાગે તમે બોલો એવો એમને